શ્રી કૃષ્ણની આજ્ઞા કૃષ્ણ ભગવાન કહે છે જીવ તું શીદને શોચના કરે કૃષ્ણને કરવું હોય તે કરે ત્યારે આ વૈષ્ણવો શું કહે છે વૈષ્ણવો કહે છે કે કૃષ્ણ ભગવાન તો એમ કહે પણ ચિંતા કર્યા વગર ઓછું આપણું કામ ચાલવાનું છે ચિંતા તો કરવી જ પડે ને લે આ મોટા બહુ ચલાવવાવાળા નીકળી પડ્યા કૃષ્ણ તો કેટલું કેટલું કહી ગયા કે પ્રાપ્તને ભોગવ અપ્રાપ્તની ચિંતા ના કરીશ અત્યારે આ જમવાનો થાળ સામે આવ્યો છે એ પ્રાપ્ત સંયોગ છે ત્યારે એને નહીં ભોગવતા શેઠ ગયા હોય કારખાનામાં ને અહીં માત્ર ધોકડું જ ખાતું હોય હવે આને કૃષ્ણ પણ શું કરે કૃષ્ણ તો કહે છે કે એક બાજુ મને હિંડોળે બેસાડે ને બીજી બાજુ મારી જીભ ઉપર પગ મૂકે છે આ બધા વૈષ્ણવો મારો એક કુએ શબ્દ પાળતા નથી તમને કેમ લાગે છે મારી વાત બરાબર છે ને તમે જ કહો કે ચિંતા કરો છો કે નથી કરતા ચિંતા તો રાત દાડો કરીએ છીએ પણ અમારે ચિંતા નથી કરવી છતાં થઈ જાય છે તો પછી શો ઉપાય કરવો આમાં કૃષ્ણની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે પણ જોડે જોડે એની દવા પણ હોય તમારે રોજ સવારમાં પાંચ વખત કૃષ્ણ ભગવાનના ફોટા આગળ બે હાથ જોડીને કહેવું કે હે ભગવાન તમે કહ્યું છે કે એક પણ ચિંતા તું ના કરીશ કારણ કે કરવું કરાવવું બધું આપના હાથમાં છે છતાં મારાથી ચિંતા થઈ જાય છે તો શું કરવું મારી તો દ્રઢ ઈચ્છા છે કે એક પણ ચિંતા ના કરાય માટે હે ભગવાન એવી કંઈક કૃપા કરો એવી શક્તિ આપો કે ચિંતા ફરીથી ના થાય આમ છતાંય જો ફરીથી ચિંતા થાય તો ફરીથી ભગવાનને આમ વિનંતી કરજો આમ કરે જ જાઓ પછી કશી જ ચિંતા નહીં થાય આ આપણે કૃષ્ણને દોરડું બાંધ્યું અને જાઓ અમને યાદ કરીને અમારું નામ દઈને કૃષ્ણ ભગવાનને રોજ સવારમાં પાંચ વખત કહેજો પછી જો ચિંતા થાય તો અમારી પાસે આપજો જો આપણી દાનત ચોખ્ખી હોય કૃષ્ણના સાચા ભક્ત હોઈએ તો પછી ચિંતા શાની થાય કૃષ્ણને આપણે ચોખ્ખે ચોખ્ખું કહેવામાં શો વાંધો છે સાચી ભાવનાવાળો તો ભગવાનને પણ ગાળો દઈ શકે ભગવાનને કોણ ગાળ દઈ શકે જે સાચો પુરુષ હોય તે જ ભગવાનને ગાળ દઈ શકે આમાં ડરવાની ક્યાં વાત છે ભગવાનને કહેવાય કે અમારે ચિંતા નથી કરવી અમારી મરજી બિલકુલ તમારી આજ્ઞામાં જ રહેવાની છે છતાં પણ ચિંતા થઈ જાય છે તો અમે શું કરીએ અમે તો તમારા શરણમાં રહીએ છીએ અને તમને ગાળ પણ આપીશું આવું અમે એક જણને શીખવાડેલું તે ભાઈ તો પાક્કો નીકળ્યો આઠ દાડા આવું રોજ કર્યું ને નવમે દિવસે આવીને કહેવા લાગ્યો દાદા મારી પર ભગવાન પ્રસન્ન થયા મને એક પણ ચિંતા થઈ નથી જ્ઞાની પુરુષના વચનમાં વચનબળ હોય તે જો પાળે તો તો તેનું કામ જ થઈ જાય એક બહેન ઔરંગાબાદમાં આવેલા તેમણે અમારા દર્શન કર્યા બે મિનિટ શ્રી કૃષ્ણ શરણમમ બોલ્યા ને તરત જ તેમને સાક્ષાત કૃષ્ણ ભગવાનના દર્શન થયા કૃષ્ણને ગોપી ભાવે ભજ્જો પણ કેમનો ગોપી ભાવ રહે કૃષ્ણને ઓળખ્યા વગર ગોપીએ શાની થવાય ને ભાવે શાનો આવે કૃષ્ણ ભગવાનના બે સ્વરૂપ એક બાળ સ્વરૂપ અને બીજું યોગેશ્વર સ્વરૂપ યોગેશ્વર કૃષ્ણને કોઈ ઓળખે જ નહીં એટલે બાળ કૃષ્ણની ભક્તિમાં લોક પડ્યા તેમાં પરસાદ રમકડાં ઘોડિયું પારણું હોય પણ તેથી કાંઈ વળે પુષ્ટિ ધર્મ તે બાળ મંદિર કહેવાય આ તો નાગોડિયા કૃષ્ણનો ધર્મ ખરો ધર્મ તો યોગેશ્વર કૃષ્ણનો છે બાળકૃષ્ણ ધર્મ એ તો બાળ મંદિર છે એમાં જ્યાં સુધી સ્લેટની લંબાઈ પહોંચે ત્યાં સુધી એકથી દસ લખવાનું ધર્મ તો યોગેશ્વર કૃષ્ણનો જોઈએ યોગેશ્વર કૃષ્ણનો ધર્મ એ જ્ઞાન મંદિર કહેવાય મોક્ષ માટે યોગેશ્વરને ભજો ને સંસારમાં રહેવું હોય તો બાળકૃષ્ણને ભજો કૃષ્ણ તો નરમાંથી નારાયણ થયેલા જ્ઞાની હતા એટલે હવે મંદિરમાં ક્યાં ભગવાન રહ્યા છે અગાઉ દસ હજાર વર્ષ ઉપર એક પુસ્તકમાં લખાયું છે કે કળિયુગમાં ભગવાન પેદા થશે તે અનંત જાતની અનંત કળાઓવાળા હશે નહીં તો કળિયુગના મનુષ્યો પાંસરા થશે નહીં તે ભગવાન જાતે આવ્યા છે અહીં તો જૈન વૈષ્ણવ મુસ્લિમ ક્રાઇસ્ટ બધા ધર્મોનો સંગમ છે અમે સંગમેશ્વર ભગવાન છીએ કૃષ્ણવાળાને કૃષ્ણ મળે અને ખુદાવાળાને ખુદા મળે કેટલાય અમારી પાસેથી કૃષ્ણ ભગવાનના દર્શન કરી ગયા છે અહીં નિષ્પક્ષપાતી ધર્મ છે આ તો કેવું છે કે એક ઘોર ખોદે ને બીજું પૂરે એક અવતારમાં હિન્દુને ત્યાં જન્મે ત્યારે મસ્જિદ તોડે ને પાછો મુસલમાનમાં જાય ત્યારે મંદિર તોડે તેમ દરેક ભાવમાં ભાંગફોડ જ કરે વૈષ્ણવને ત્યાં જન્મે ત્યારે જૈનોને વગોવે ને જૈનમાં જન્મે ત્યારે વૈષ્ણવોને વગોવે તીર્થંકરો રામ કૃષ્ણ સહજાનંદ ક્રાઇસ્ટ પૈગંબરને જરથોસ્ત જે જે થઈ ગયા છે તે બધાને લોકો જેને પૂજે છે તેને બધાએ વ્યવહારથી માન્ય કરવા પડે અને જો ઓળખાણ પડે તો એક છે ને ઓળખાણ ના પડે તો અનેક છે અમારી પાસે તો બધાએ ધર્મનો સંગમ છે અમારે ને કોઈ ભગવાનને ભેદ ના હોય લાખ જ્ઞાનીઓનો એક મત ને એક અજ્ઞાનીના લાખ મત હોય પાંચ હજાર વર્ષ પહેલા કાલિયાનાગની વાત રૂપકમાં મૂકી તે કાલિયાનાગને નાથનારા કૃષ્ણ નહોતા આ તું ચીડાય છે ગુસ્સે થાય છે એ જ નાગ પેલા નાગમાં તો મદારીનું કામ હતું તેમાં કૃષ્ણ ભગવાનનું શું કામ હતું ને કૃષ્ણ ભગવાને નાગને નાથવાની શી જરૂર પડેલી તે શું તેમને મદારી નહોતા મળતા પણ કોઈ વાતને જ સમજતા નથી અને તે રૂપક હજી ચાલ્યા કરે છે કાલિયા દમન થયું ત્યાં કૃષ્ણ હોય આ કાલિયા દમનમાં નાગ એટલે ક્રોધ તો ક્રોધને વશ કર્યો હોય ત્યારે કૃષ્ણ થવાય કર્મને કૃષ કરે તે કૃષ્ણ એક જણ મને કહે કે કૃષ્ણ ભગવાન તો માના પેટે નહીં જન્મેલા ને મેં તેને કહ્યું કે શું ત્યારે કૃષ્ણ ઉપર આકાશમાંથી ટપક્યા હતા આ બધા દેહ ધારીને માને પેટે જન્મ લેવો જ પડે કૃષ્ણ દેવકીજીને પેટે જન્મેલા કૃષ્ણ ભગવાને નિયાણું બાંધેલું નિયાણું એટલે શું કે આપણી વસ્તુના બદલામાં વસ્તુ ઈચ્છવી વસ્તુ સામે વસ્તુની ઈચ્છા કરવી પોતાની પુણ્યની બધી જ મૂડી કોઈ એક વસ્તુ પ્રાપ્ત કરવામાં ખર્ચવી તે નિયાણું કૃષ્ણ ભગવાન આગલા અવતારમાં વણિક હતા તે એમને જ્યાં ત્યાંથી તિરસ્કાર જ મળેલો પછી સાધુ થયેલા એમણે તપ ત્યાગનો આચાર જબરદસ્ત લીધો એના બદલામાં શું નક્કી કર્યું મોક્ષની ઈચ્છા કે બીજી ઈચ્છા એમની એવી ઈચ્છા હતી કે જગત આખું મને પૂજે તે એમનું પુણ્ય આ પૂજવાના નિયાણામાં વપરાઈ ગયું તે આજે એમના નિયાણાને પાંચ હજાર વર્ષ પૂરા થાય છે